શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન સહમત બે હજાર અડતાલીસ ના પચાસ સુધી દસમી ને સોમવાર ત્રેવીસ સાત ચોરાસી ગઢડા મધ્ય પ્રકરણ નું ચોવીસમું સ્વરૂપ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવાદ અઢારસો ને ઓગણએસી ના શ્રાવણ સુધી અષ્ટમી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચર ના દરબાર માંથી ઘોડીએ ચઢીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા અને ત્યાં ચોતરા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા છોકરો ગયો બેઠક કરી હતી અને શરીરે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠ ને વિશે મોગરા મોગરાના પુષ્પનો હાર પહેર્યો હતો અને પાગને વિશે મોગરા મોગરાના પુષ્પનો દોરો ધારણ કર્યો હતો અને પોતાના મુખારવિંદ ની આગળ પરમહંસ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી પછી મુક્તાનંદ સ્વામી એ શ્રીજી મહારાજ ને પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ ભગવાન ને વિશે અચળ નિષ્ઠા વાળા જે ભક્ત હોય તેને કોઈ જાતનો વિક્ષેપ આડો આવે કે ના આવે પછી શ્રીજી મહારાજ બોલ્યાજી એક તો યોગ નિષ્ઠા છે અને બીજી સાંખ્ય નિષ્ઠા છે તેમાં યોગ નિષ્ઠા વાળો જે ભગવાન નો ભક્ત તે ભગવાન ના સ્વરૂપમાં પોતાની અખંડ વૃત્તિ રાખે અને સંખ્ય નિષ્ઠા વાળો જે ભગવાન નો ભક્ત તે તો મનુષ્ય ના સુખ તથા સિદ્ધ ચારણ વિદ્યાધર ગંધર્વ દેવતા એ સર્વે ના જે સુખ તેને સમજી રાખે તથા ચૌદ લોક ની માહિલી કોરે જે સુખ રહ્યું છે તે સર્વે નું પરિમાણ કરી રાખે જે આ સુખ છે આટલું જ છે અને એ સુખ ની કેડે જે દુઃખ રહ્યું છે તેનું પણ પરિમાણ કરી રાખે પછી દુઃખે સહિત એવા જે એ સુખ ચેતકી વૈરાગ્ય ને પામીને પરમેશ્વર ને વિશે જ દ્રઢ પ્રીતિ રાખે એવી રીતે સાંખ્ય નિષ્ઠા વાળા ને તો સમજણ નું બળ હોય અને યોગ નિષ્ઠા વાળા ને તો ભગવાન ના સ્વરૂપ માં અખંડ વૃત્તિ રાખવી તેનું જ બળ હોય પણ કોઈક વિષમ દેશ કાળાદિક ને યોગે કરીને કોઈક વિક્ષેપ આવે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી હોય તે કાંઈક બીજે પણ ચોટી જાય તેમ જે યોગની ઈચ્છા વાળાને સમજણનું બળ થોડું હોય માટે કાંઈક વિઘ્ન થઈ જાય ખરું અને સાંખ્ય નિષ્ઠા અને યોગ નિષ્ઠા એ બે જો એકને વિશે હોય તો પછી કાંઈ વાંધો જ ન રહે બ્રહ્મ વિશે બેમાં બોલો મોહન ખબર છે ને સંતુલદાસ સ્વામી આડા થઈ જાય મને કહે છે ત્યાં તમારા બે છે ને સ્વામી પરિમાણ કરી રાખ્યું તો આ એવા બધા અનુભવ વાળા છે એમ આ લખ્યું કે બધા એને બધા સુખ છે લોકના દેવના ગાંધર્વના કાર્યમાં એને અનુમાન કરીને પરિમાણ કરી રાખ્યું તો પછી અનુમાન જાતે નક્કી કરી રાખ્યું હોય કે શાસ્ત્ર થી પ્રમાણ કર્યું હોય શાસ્ત્ર તમારા છોકરા પરણ માં જાય પરણ અહીંયા અને થાય તો અહીંયા બેસે જ નહીં પછી બેસી શકે જ નહીં એને પરિમાણ કહેવાય ખુદ રાત્રે થાય છે ગમે જો અત્યારે તમે જો ને કે ફલાણે આ વેપાર કર્યો મને દસ લાખ મળી ગયા મારી ગમે એટલા કે અમને શું અપાય ન એની કહે છે કાનો દીકરો બહુ આગળ આવી ગયો મોટી નોકરી મળી મોટો શેઠિયો થયો એ તમે વખાણ કર્યા કરો એમાં મારા મોઢામાં પાણી આવે નક્કી કરી નક્કી કરી દે આપણું કામ આપણું છે ને એટલે એમાં એ દ્રષ્ટિ માણસે નક્કી કરી રાખ્યું બે એમ લખ્યું છે કે જો સાંઠ ને યોગ જો બે હોય તો યોગ નો એટલે સાંઠ હોય તો ન હાલે યોગ વિઘ્ન આવે તો આવ્યા સાંઠ વિઘ્ન ઓછા પણ ગુરુ સાંઠ જોઈએ જો સાચું સાંખ્ય હોય ને તો હજુ વિઘ્ન વાળું ખરું એટલે કઈ તો બે જો હોય એકમાં તો તો કઈ ખામી તો સાંખ થી જુદો પડે આમાં જોડે સાંખ્ય ને સમજણ નું પ્રધાન હોય યોગ ને ભગવાન ના સંબંધ નો મહિમા હોય પણ મહિમા છે ને વિક્ષેપ માં આવી જાય કોઈના વિક્ષેપ નથી સમજણ ઓછી છે એટલે ડિસ્ટર્બ એક એક ને ગાય દીધી ગધેડી નું એમ કહ્યું એટલે એવડું ગધેડી નું થઈ ગયું જો જેને ગાય દીધી એને જો સમજણ હોય તો એ દાંત કાઢે જોડું બોલ્યો પણ અજ્યા અહીંયા ગધડી નો છે અને જો સમજણ નથી તો આમો એ બીજી કાઢી હે પેલા અત્યારે હોય ગયું બધું લખેલી આવતી સાધુ એ બહુ લખી રાખેલી પંચ ઇન્દ્રિયો અંધાકરણ એના બધા સંબંધો કેવા છે એ પંજીકરણ ની દ્રષ્ટિએ લખી રહ્યા છે હવે એ નક્કી કરી રહી છું એટલે ગજો મટી ગયો પણ એ નક્કી નથી થતું એટલે મને આમ કહ્યું <laughs> મને ફલાણા આમ કહ્યું એને સાંજ નથી કયું એટલે આવી જ જવાનું સાંજ આંખ છે કરવું તો એ જ જોઈએ આપણે આ બધું કરીએ છીએ આ કથા વાર્તા પણ કથા વાર્તા અધૂરી છે ફરી ભગત કેને કેવું સાધુ કેના કેવો આચાર્ય કેના કેવો માલ બોખાવ સ્વામિનારાયણ નો પ્રમાણો કારણ કે ખોટું નો બોલાય કોઈને છેતરાય નહીં અપવાદ નો થાય ધનપતિ નો થાય તો આપણે સ્વામિનારાયણ હરિભગત છે ના એમ સભામાં જ વાતો કરે આજે કરીએ છીએ ને પાંચ પૈસા થઈ જાવ તો હાર ફેરાવી થઈ જાવ પછી તમે જેટલું ખોટું કરતા હો ને તો વ્યાજબી થઈ જાય ગેરવાજબી જ ન રહેવો કાંઈ માલ ની ઓળખાણ કરી માલ ની ઓળખાણ આજ કરાવે છે કોણ માલ ની ત્યાં બધા અવગુણ ન લેવો બીજો પડતો પડતા એટલે બધું ઓળખું નહીં અને સાંખ્ય નિષ્ઠા અને યોગ નિષ્ઠા એ બે જો એકની રીતે હોય તો પછી કઈ વાંધો જ ન રહે અને એવો જે ભગવાન નો ભક્ત હોય એ તો ભગવાન ની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય જ નહીં અને એમ સમજે છે ભગવાન નું જે અક્ષરધામ અને તે ધામ ને વિશે રહી એવી જે ભગવાન ની મૂર્તિ અને તે ધામ ને વિશે રહ્યા એવા જે ભગવાન ના ભક્ત તે વિના જે જે લોક છે ને તે લોક ને વિશે રહ્યા એવા જે દેવ છે અને તે દેવના જે વૈભવ છે તે સર્વે નાશવંત છે ભગવાન એના ભક્તો અનુધાન એ અનાગમ આવે એ સિવાય વિચારના વિકૃતિ વાળા સંયમી લોકો હોય આત્મ ચૈતન્ય હોય વ્યક્તિય ખોરાક તમે ખાઓ બ્રહ્મ ક્ષત્રમ બ્રહ્મ એટલે આત્મવર્ગ ભગવાન ને એ અનંત કોટી બ્રહ્માંડ ને જાય છે ને અનંત કોટી બ્રહ્માંડ ને ચાવી જાય તો કદી આત્મજય બન્યો એ તો ના થાય એનો મહાકાળ ના ખાલી તેના જન્મ મનમાં વૈદ જાય છે આત્મા જો નથી આવતો મરણમાં નથી આવતો એટલે બ્રહ્મ ખત્રમ ઉપનિષદ મળે દ્રષ્ટિ ઉપસર્જને ઉપસર્જના લખાણ કોઈ ગણતરી ખોરાકમાં ગણાય મહાકાલ ને ખોરાકમાં નથી પુરુષોત્તમ ની તો ક્યાં વાત કરીએ જવું પડે અને ભગવાન નું જે અક્ષરધામ અને તે ધામ ને વિશે રહી એવી જે ભગવાન ની મૂર્તિ અને તે ધામ ને વિશે રહ્યા એવા જે ભગવાન ના ભક્ત એ વિના જે જે લોક છે અને તે લોક ને વિશે રહ્યા એવા જે દેવ છે અને તે દેવ ના જે વૈભવ છે તે સર્વે નાશવંત છે આટલા મકાન મારે એ શ્રી પુરુષોત્તમ નારાયણ એના એકાંત મૂક્યો એનું ધામ કામ અને આયુષ્ય પછી જે નીચા નીચા હોય એક ઉપર હોય એક નીચે હોય બધું અથાણામાં ખબર તમે હારા માણસ માબે હોય ને તે બે પાંચ વાટક્યા પૂછ્યા હોય અને સામાન્ય માણસ જે બે તો વાટક્યા ન હોય એની થાળી માં શાંતિ હોય અથાણું નીચું હોય

માટે એવા ભક્ત ને તો કોઈ જાત નો વિક્ષેપ આવતો નથી એને નક્કી કરી રહ્યા આ સિવાય બીજું કોઈ પછી બીજું ચીપ ચોંટે કેમ એમ કારણ જ્યાં ચોંટાડવા જાય એ તો નાશવાનું આ નદીમાં જ્યાં કૂદવાનું થાય ચાર ની દાળ વાળા હાથમાં આવે તો પકડી જાય પણ પડખે પૈયા ને બોજ ને એવા હોય એને પકડો તો ઈ ભેળું વયું આવે એને ઉગારે કેમ બધા પૈયા હોય મોટા મોટા દેવો ઈશ્વરો બધા કાળના ભક્ષણ કાળ નું ભક્ષણ જ્યાં નથી એવા ને આધારે તમે સમજી શકો ઓલાના આધારે શકાય નહીં મહાકાળ ત્યાં સુધી મહાકાળ જેથી આવે તેથી કોઈને જીવવાનું નથી એમાં બચવાનું આવે છે ને તો સદમતીમાં શું આવે અગ્નિ સ્વર્ગ મૃત્યુ ને પાછા સ્વર્ગમાં ભલે દસ કિલો મારો તો ભલે બધા એક કડાયામાં કણ ઉછળે કડાયું એક રાત્રિ દિવાંધને પ્રશ્ન તો કેતા મહામોહ અસ્મિન મહામોહમયે પટાહે સૂર્યાગ્નિના રાત્રિ દિવાંતને આ મહાભારતનો એક મહામોહરૂપી પડાયું મહામોહરૂપી પડાયું અસ્મિન એમાં આવડા જીવો ભર્યા ત્યાં સ્વર્ગના મૃત્યુના પાતાળના બધા એ લોકના અને નીચે અગ્નિ સૂર્યાગ્નિના રાત્રિ દેવાંદન એના ઈંધણા ઈંધન કાળા ધોળા રાત્રિ રાત્રિ કાળી અને દિવસ ધોળો જો અત્યારે રાત્રિ દિવસ કાંઈ એ બધા એમાં અંદર જે પડ્યા કામ એ બધા કાપ્યા ઉપડે બધા એમાં કોઈક ઉતરતા ને એમાં બધા ઉપર ને ઉપર રહે એવું નીચે મૃત્યુ લોકમાં ભોગની પાછળ આ બધા ઉકળે રાગ મહાકાલ છે એ રસોઈઓ આ કડાયામાં આ બધા નાખ્યા અને એને રામદેવ ડવલો ધ્યાન હલાવવાનો વાતું કરવી તો કે આની કરવી બોલે યક્ષે પ્રશ્ન જોયા છે એના જવાબમાં બીજી વાતો કરવી જ નહીં આવી કરવી આવી કરવી આવી વાતો કરવી આ બધા ઉકળી મરી જાઉં કાલે વારે એ વાતું કરવી જોઈએ એમ છે પ્રશ્ન પૂછ્યા એ દોસ્ત જવાબ આપે બાપા છોકરો કામે ગયો હોય પાંચ લાખ કામે હોય આ વાતો ક્યાં તો વખાણ કરીને કઈ આ કરીએ કોઈ બોલો પોતાની કાલો પછી એમ જાણીને એક ભગવાન ને વિશે દ્રઢ પ્રીતિ રાખે છે માટે એવા ભક્ત ને તો કોઈ જાત નો વિક્ષેપ આવતો નથી ઇતિ વચનામૃતમ એવી રીતે ગરડા મધ્ય પ્રકરણ નું ચોવીસમું વચનામૃતમ જે છે થયું